એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વેરાવળમાં બેઠા બેઠા વિદુષી વાર્તા સાંભળે છે આવો આવો વિદુષી બેન તમારા ગાલ તો ખૂબ સુંદર છે ભાઈ અરે વાહ ભાઈ વાહ સાંભળો પુલકાઓ આજે હું તમને વાસુદેવ સોઢાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે રાજા ડૂમ અને પોપટ નર્મદા જિલ્લો ડેડિયાપાડા તાલુકો તેમાં ડુમખલ નામનું ગામ ચારે બાજુ ડુંગર અને જંગલ કંદરા અને કુંજ ખળખળ વહેતા ઝરણા નાસ ભાગ કરતા હરણા ઊંચા ઊંચા ઝાડ દોરડા જેવા વેલાઓ ઔષધિના ભંડાર જેવા વૃક્ષો હો વિદુષી બહેન આસપાસ નદીઓ પહોળા પટવાળી દેવ નદી નાગણની જેમ સરકતી તેરાવ નદી પૂર્વ બાજુમાં વહેતી પૂર્વા નદી આ ડુમખલ ગામ આવું સૌંદર્યથી વીંટળાયેલું હતું હો છોકરાઓ ખૂબ જૂના વખતની આ વાત છે અહીં એક રાજા રાજ કરતો આદિવાસીની વસ્તી આદિવાસી રાજા એનું નામ ડૂમ ડૂમ પરથી આ જગ્યાનું નામ ડુમખલ પડ્યું ભાઈ ડુમખલને ચારે તરફ કિલ્લો હતો અભેદ્ય કિલ્લો કોઈ એને ભેદી ન શકે ચારે તરફ ડુંગરાઓ અજાણાને ડુમખલ જડે જ નહીં હો રાજાને પોપટ પાડવાનો શોખ પોપટ પણ ખૂબ જ સમજણા ડાહ્યા અને વિશ્વાસુ ડુમખલના પોપટનો રંગ લીલો છમ ભાઈ બીજા પોપટ કરતા મોટા હો માથા પણ મોટા ગળે કાળો કાંઠલો મોટી ને વાંકી લાલ ચાંચ લાંબી તો પૂંછડી રાજા પોપટને ખવડાવે પીવડાવે નવડાવે ને ઊંચે આકાશમાં ઉડાડે ભાઈ હો પિંજરે ન પૂરે આમ તેમ ઉડે જંગલમાં ફરે ફળ ફૂલ ખાય સાંજે મહેલમાં આવી જાય રાજા સાથે વાતો કરે ને રાજા સાથે સૂઈ જાય ડુમખલમાં વણાટ કામ થાય લોકો વણાટ કામ કરે આસપાસમાં ખૂબ વખણાય બીજા રાજ્યમાં વેચે ડુમખલને કોઈની તાબેદારી નહીં હો કોઈની નીચે નહીં રહેવાનું દૂર દેશના એક રાજાને કાને વાત ગઈ કે ડુમખલનું વણાટ એટલે ડુમખલનું વણાટ ભાઈ એનું કપડું બહુ વખણાય રાજાને થયું ડૂમ રાજાને હરાવીએ તેનો કિલ્લો કબજે કરીએ પછી એ વણાટ કલા આપણી આપણે પણ એમના જેવું વણાટ શીખીશું કાપડ વણતા બીજો રાજા ચડાઈ લઈને આવ્યો પણ ડુંગરાઓમાં અટવાઈ ગયો સેના તો ભૂલી પડી ડુમખલ ક્યાંય મળે નહીં કરવું શું ભાઈ પછી તો આ રાજાને જાણ થયેલી ડુમકલના વણાટની જેમ ત્યાંનો પોપટ પણ વખણાય છે માણસ જેવી જ શાન માણસ જેવું બોલે છે પોપટને પકડીને પણ ડુમખલનો કિલ્લો મળવો જોઈએ ને સૈનિકો આમથી તેમ ડુંગરા ચડે ભાઈ આ થાયકા અને હાયરા ઉતરે ચડે ઉતરે ચડે ડુમખલ ન જડું એ દિવસે ડુમ રાજાના પોપટ અને પોપટી ઉડ્યા ફર કરતા આકાશે ફરતા હતા મીઠું મીઠું બોલતા હતા તેણે તો ખીણમાં સૈનિકો જોયા પરદેશી રાજાના સૈનિકો તો પોપટ સમજી ગયા અમારા રાજા પર કોઈ ચડાઈ લઈને આવ્યા છે હવે શું કરવું ડૂમ રાજાને તો કાંઈ ખબર નથી ત્યારે દુશ્મન રાજાએ પોપટને બોલતા સાંભળ્યા તેણે સૈનિકોને કહ્યું એ પેલા પોપટ ડૂમ રાજાના છે તે ઉડતા ઉડતા જાય ત્યાં ડૂમ રાજા હશે તેનો પીછો કરો જલ્દી બે પોપટે સાંભળ્યું અરરરરર આપણો રાજા ભયમાં છે તેને જાણ કરવી જોઈએ બંને પોપટ આકાશેથી નીચે ઉતરા તેઓ જંગલમાં ઝાડીની નીચે લાગ્યા જમીન પર ચાલતા ગયા હો કોઈ જુએ નહીં એમ દુશ્મન રાજાને ખબર જ ન પડી કે બંને પોપટ ઉડતા ઉડતા ક્યાં ગયા અંતે ડુંગરા ચડ્યા ઉતરા નદી નાળા પાર કર્યા એમ ચાલતા જ પોપટ તો ડૂમ રાજા પાસે પહોંચ્યા ચાલતા ચાલતા ચાલતા બંને પોપટે રાજાને વાત કરી અને રાજાને વાત કરીને ડૂમને ચેતવી દીધા હો ભાઈ કે દુશ્મન આવે છે ડૂમ તો પોપટની હોશિયારી પર વારી ગયો ઓહો મારા પોપટ તમે મારું રાજ બચાવ્યું રાજ અને પછી તો વિદુષી બેન બાળ દોસ્તો પેલો દુશ્મન રાજા રખડી આથડી કૂટાઈ ને થાકીને સૈનિકોને લઈને પાછો વળી ગયો એને ડૂમ ખલજડ્યું નહીં પોપટની જોડીએ આખું રાજ્ય બચાવ્યું હો છોકરાઓ એવા સમજદાર હતા પોપટ આજે રાજા ડૂમ નથી પણ તે પોપટ અને પોપટીનો અસંખ્ય પોપટનો વંશ છે જે ડુમખલના પોપટ નામે જાણીતા છે બા આ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ હવે હાલા હાલા કરી જાઓ આપણા સપનામાં આ પોપટ ને પોપટી આવશે અને આપણે એની સાથે ડુમખલ જઈશું આવજો